છોડવાનું નહીં ત્યાગ નહીં કરવાનો અરે બહુ રૂપાળું દાદા હા છોકરી આવે મામા દીકરો કરે ના તો કે કપટ શું છે એ જ સમજવું છે દેખાય ને અમને તો જ અમને દેખાય ને નહીં તો કેવી રીતે દેખાય અમને હવે બોલ નથી પોતાની એક કપટ તો પુરુષમાં પણ કહેવાય ને પુરુષો પણ જાણવા કરે કપટ પણ આ તો એને થયેલું સ્ત્રીઓને શું થયેલું કે એના ભોગવાને એ ખરું ને હા એટલે માણસો બધા ભોગવે ને હા અને પછી એનો દોષ ના દેખાડે કારણ દોષ દેખાડે જતી રહે હા હા એટલે પેલું કે બહુ સરસ સારી ઉત્સાહ કરીને જોઈને બરાબર એટલે પેલી પોતાની સાથે હિમાંગી થઈ જાય હા તો ભલે હા بنا پتا پہ پیٹا بھی شاید કોઈ એટલે શાસ્ત્રકારો સ્ત્રીઓને સ્ત્રી મોક્ષ નો સ્ત્રી બોડી જેવું મળશે એટલે એનો મોક્ષ ના બધા એ ના પાડે હા મેં એકલા આ પાડે શું કારણ એનો આત્મા એનો જુદો કહી બરાબર પછી જો એને કાઢતો આવડે પેલું હા તો હા આ બેન પડી ગયા દાદા સરળતા મીઠું બોલ્યા કરે હા શું બોલે મીઠું અમે જે લખાઈ ગીતા ગીતા પણ છે કે નહીં કે છે જ કે બરાબર એને ખબર જ નથી હા જે રીતે રોગીમાં એને પોતાનો શું ડોક્ટર બરાબર પુરુષ મુક્ત જ છે તો દાદા પુરુષ ને જે ભોગવવાની ઈચ્છા છે તે શું છે આપે કીધું કે પુરુષ સ્ત્રીને ભોગવીને કપટી બનાવી તે ભોગવવાની ઈચ્છા એ શું છે એનું મેં કચરો નહીં પાંચ ઇન્દ્રિયો થઈ ને હા એટલે ખાવાની માટે જોવાની પણ વાપરવાની હા બધા ભારતીબેન પૂછે છે કે કપટ પોઝેસિવનેસ પોતાની માલિકી પણ રાખવા માટે કપટ ઉભું કરે છે હું શું કરી રહી છે ખબર જ જેનાથી માલ ભરેલો બધો કપટ નો તે કપટ એને કરાવડાવે છે તેનો ભવન પોતાનું નથી બરાબર સમજાય આપણું જ્ઞાન શું કે છે કે જો તું આ બારી કેવી નાખી છે બરાબર એ કરવા જેવું શું છે કે દાદા મળ્યા પછી વિચાર ના હોય બરાબર દાદા અને વિચાર હોય તો પોતાનો ધરી હોય તે પૂરતો હોય પણ તે કેવો હોય લિમિટ માં એકદમ મહિનામાં બે વખત તાવ બહુ ચડે બરાબર નહીં તો નહી બરાબર ધણી ના હોય દાદા ને લઈને હોય જવું શું બરાબર આપણા દાદા ને જોડે લીધી જાય તમે આગળ કરો ધન્ય દાદા હા દાદા હા દાદા કઈ વાંધો નહીં કઈ વાંધો આનંદ રજા દાદા હા હા હા દાદા hundred and one hundred and એકસો ને એક ટકા એટલે દાદા ને ઉતરી જાય દાદા કેવા છે ના પાડે દાદા બધી રીતે તૈયાર બરાબર સ્ત્રીઓને તમને ક્યાં ઘરા લોકો ખબર માસિક ધર્મ શું નીકળે છે કે શું નીકળતા પુરુષને આવું ખ્યાલ ના ખબર હું તો જાણ બધું તપાસ કર્યું પીલા સચિન હવે થોડી જાગૃતિ થાય એવી કૃપા વર્ષાઓ કોલમ બોલતા આ દ્વારા વિષય ના કરે માણસ હા પુરુષ ને ભગવાન ઈચ્છા થાય એમ નમસ્ત્રી પણ ભગવાન ઈચ્છા થાય છે પુરુષ ની હા અને સ્ત્રી ને ભગવાન ઈચ્છા થાય પુરુષ પણ અને સ્ત્રી પુરુષ બંને બધે ભગવાન ઈચ્છા થાય એ નતું શકવાનું ભગવાન પુરુષ ને ભગવાન બધી જાત ના લોકો રાખો હા દાદા હા દાદા હા બનશે ભાભી કે હા દાદા હા ભારતીબેન કે છે શીલ દર્શક વાંચ્યા પછી ઝીણા ઝીણા બહુ દોષો દેખાયા હા લખી છે દાદા લખી છે હા દરરોજ દરરોજ વાંચે છે બરોબર બરોબર છે બરોબર છે ભૂલવાનું છે ના એક્ઝેક્ટ છે ના એક્ઝેક્ટ છે દાદા ધણીનું અવલંબન પણ કેવી રીતે છૂટે દાદાનું દાદાના આશ્રિત તો થયા દાદા છતાં ધણીનું અવલંબન પણ કેમ રે ને એ તો ભાવના મને મને પૂછ્યું નહીં હા એટલે મેં જે ભરેલો મારા નીકળે દાદા કોઈ વાર પુરુષાર્થ વાપરું ને પુરુષાર્થ વાપરવા જાઓ અવલંબન પડવું ધણી નું છોડવા માટે તો પેલી ગુમડા ઉપર પેલી પટ્ટી ઉખે ચોટાડેલી ને કેમ વાર ઉખેડાય તેવું દુઃખ થઈ આવે ગભરામણ થઈ જાય કે નહીં છૂટે પછી દાદા ને ખુબ યાદ કરું ને શક્તિ માંગુ હવે થઈ ગયું કેમ નીકળી જાય ને બધે નીકળી જાય બધું હા એમાં નીકળી જાય બરાબર બરાબર કાઢવો જ હોય દાદા બધી બહેનો ને કારણ સ્ત્રી સાથે મારે આજ્ઞા આપવી ભાગી શકે નહીં બરાબર બરાબર કારણ કે બધી Thank you. અમુક એમ શું હવે ભરીને હા એક ઈચ્છા ના એમ નહીં બે પ્રકારની એક આપણે ઈચ્છા ના કરીએ તો ભોગવવું પડે હા અને ઈચ્છા કરીએ તો આવતો ફરી બીજ પડી જાય ના ના એવી કોઈ ઈચ્છા જ નથી દાદા સમજે છે ને રાગે પડે તો છૂટકો જ નથી હવે બરોબર ખાનગી મારે કશું ખાશે નહીં ખાનગી ખાશે મારી હાજરી કે મારી જોડે થઈ ખાવ તમારે જે ખાવ કારણ કે દેવ પીવાને ભારે ભાઈ બરાબર અમારા નિરૂપણ તમે શું કરેલું મારે જોયા ખાવ તમારે જે ખાવ હોય બરાબર એટલે અમે એ તો ને બધી ઈચ્છા પૂરી બરાબર નિર્માણ ફાયદો થાય ને જબરજસ્ત દાદા આપણે તરુલતા ને કોની તરુલતા ને સુધાર્થમાં ની હાજરી માં ખાવાનું કીધું કે વસંતભાઈ ની હાજરી માં સુધાર્થમાં હાજરી માં થાય તો બહુ કેમ દાદાની હાજરી રાતે બે વાગે ઉઠીને ખાય તે તમને વાંધો નહીં ના પાડું ખરો હે ના પાડું ખરો ના ના પાડું નહીં એટલે ત્યારે પછી શું થાય કે ફાઇલો સંભાવ નિકાલ કરવાનો ભાવ થઈ જાય ના કારણ કે આપણી હાજરીમાં છે ને છૂટ છે બરાબર નહીં તો આપણાથી વાંગી રાખે ને પછી દોષ બંધાય બરાબર કપડ ઉભું થાય પછી બરાબર સમજાય તમને કર્યું એટલે નિર્ગણ પછી મારી નિર્ગણ માં બરાબર મારે કઈ જોઈએ નહીં ના તમે અમુક પડી બરાબર આ બે ઓછી થઈ જાય તો આ ચાર કમ વપરાય હા કોને ચાર કમ વપરાય નાખે ચાર કમ બરાબર આવી ગયો હજી આલ્ફાબેટ હમણાં ગયો આલ્ફાબેટ હમણાં ગયો તમારો તમારી દાદા ભક્તિ કરી છે દાદા જે દવા આપો પણ આપણું કરી હા સારું ઊંધું સારું થવાનું છે કશું ઉત્તમ કશું થવાનું હોય આવી ગયા મૂળ તો મજે હા હા હું નોબલ થઈ અને બીજી ગાડી હકું દાદાની ગાડીમાં ના બેસું તો કે કે દાદા તો કે પુણ્ય બંધાશે બાવા પાસે નજીક હોય તો મને કપટ નો સત્સંગ આજે જે કપટ નો સત્સંગ નીકળ્યો તો કે મેં તો મિસ કર્યો તો કે જો હું હોઉં તો મને એ સત્સંગ મળે તો મારો કઈક મોક્ષ થાય એટલે નોબેલ થઈને શું કરવાનું રહેશે આવી રીતે મારું જો સત્સંગ ની થતો હોય દાદાની પાસેનો ગાડી ચલાવવાની જરૂર છે ને એ કે છે કે મને સત્સંગ ચૂકાતો હોય ને મારે નોબલ થઈ શું કરવાનું શું નોબલ આપણે કોઈને છે બીજી ગાડીમાં બેસી જઈએ એ રીતે કરીએ બીજાને લાભ આપીએ આપણે બીજી બીજો બીજી ગાડીમાં જતા દાદા પાસે પણ લાભ આપી આ ગાડી જવાનું હા દાદા આ વખતે તો દાદા બીજી બીજું કોઈ ફેન ગાયબ નથી કરી શકતું આ ખાલી પ્રશ્ન પૂછવા માટે કે નોબેલિટી બનવા જાય ને મોક્ષ ખોવાતો હોય તો પછી એ તો મૂર્ખાઈ વાત કહેવાય એવું મને લાગ્યું ના પણ કોણ ગાડી ચલાવે ના દાદા વેન કોઈને ડ્રાઈવ કરતા પપ્પાથી વેન ડ્રાઈવ નથી થતી એટલે હું ગઈ આ તો વ્યવસ્થિત છે દાદા પાછો ખાલી પૂછવા માટે છે પ્રશ્ન પૂછવા માટે છે ના ના પણ ત્યાં કોઈ ચલાવે એવું નથી I ચલાવતા નથી થતી દાદા વેન ડ્રાઈવ કરવાને બીક લાગે ફાવતી નથી ઓહો પણ સારું કર્યું હતું દાદાને આજ્ઞા પાડી આટલા બધા માણસો આનંદ કરાયો સત્સંગ નીકળ્યો જ નથી આ એક કપડ થોડો કર સત્સંગ ફાઈવ મિનિટ પ્રશ્ન દાદા આ કે જયારે આપણે ગ્લોબલ બનવા જઈએ ને આપણે જે દાદાની નજીક નું રહેવાનું ગુમાવી લઈએ ત્યારે આત્મા જે આપણું જે જાય એટલે આપણે નક્કી કરવું કે મારે આ જોઈએ તે મળે બરોબર માટે ધોબલ રહેવું અને તે આપણું છે કોઈ લઈ જતું નથી એને કીધેલી વાત બરોબર આપણે એમ નક્કી કરવું જોઈએ કે આપણે દાદા પાસે જ હોવું જોઈએ એવું મિસ્ટેક કોઈ નહીં કોમનો એ કોમનો નહીં ઈચ્છા એ રાખવાની કે દાદા પાસે રહેવું છે પછી રહેવાય ના રહેવાય એ ના કરતું હોય તો પણ ટીકડે રહેવું છે તો દાદા પછી આમાં રહેવું છે દાદા શું કે શું ભાવના કરવાની ખાલી ગોગલ તો એનું નામ કે દરેક વસ્તુ એડજસ્ટ શું બન્યું રહ્યું તે જુએ પ્રેઝન્ટ પાસ્ટને જુએ નહીં સીધે જુએ નહીં પ્રેઝન્ટ જ જોઈએ સમજાય તને ડિફિકલ્ટ પડી જાય બિલકુલ માનવું નહીં આવે કશું જવાનું નથી બહુ પ્રત્યેક નીકળે આ તો નીકળ્યો જ નથી કે એ તો પાક નહીં નીકળ્યો કપટ રૂપે વસ્તુ તો આખો દર હોય શ્રીરામ કપટ આખો દર હોય જો તું મીના થતો આપણને સમજણ ના પડી હોય કે કપટ એ આ વસ્તુ છે તો પછી આપણે કઈ રીતે જોઈ શકીએ ને આપણી દ્રષ્ટિ ના ખુલ્લી હોય કે આ કપટ છે એ તો અંજલિ જેવું થશે જેવું થશે એટલે શું કેવી રીતે દાદા એટલે અંજલિ ને બધું છે એને શું કારણ દેખાય છે ના ના તમને પૂછું ના તમે મને કહો કે એને શું કારણે દેખાય છે મને શું કારણે નથી દેખાતું તમે મને કહો પછી હું પૂછું એને એને કપટની જાગૃતિ ખુલી ગઈ તરી ગઈ બધા કરતા તરી ગઈ હા હવે હું પાસ જોવા માંગતી નથી પાસ સમજવા માટે પૂછું છું કે હું ઇન્ડિયા હતી ઇન્ડિયા હતી તો દાદા પાસે જવા પણ ના દે આપ બધાને દૂર રાખે દાદા પાસેથી કપટ કરીને દાદા પાસેથી દૂર રાખે અંજલિ એવું કરવું જોઈએ એમાં કેદાર એવી નથી કેદાર હતી એવી અત્યારે કેવી થઈ ગઈ હવે હું અહીંયા આવું મારી દાદા પાસે આવવા દેશે મને દાદાની સેવા કરવા દેશે મને હવે જો હું ઇન્ડિયા આવું તો એ મને દાદાની સેવા કરવા દેશે ના કરવા દે કઈ કારણ નક્કી કરેલો દેહ હોય એના મારા આશીર્વાદમાં લે કરે કજો દેહ નક્કી કરેલો દેહ છે કજો હા દાદા તો મોક્ષ મોક્ષ સિવાય બીજી સ્પષ્ટી ભાવના રાખવી નહીં નિશ્ચય નિશ્ચય થી બ્રહ્મચર્ય પાળવું છે મન વચન કાયાથી મન વચન કાયાથી દ્રઢ નિશ્ચયથી બ્રહ્મચર્ય પાળવું છે પછી કપટ ગીતા દરરોજ ના વાંચવાની ને ને દરા બે ત્રણ વાર નિશ્ચય કર્યા પછી બે ત્રણ વાર ભૂલ ચૂકતી વંચાતી વંચાઈ નથી તે ભૂલી ગઈ એટલે નહોતી વંચાઈ પણ ભાવ તો વાંચવાનો જ હતો કોઈ દિવસ ચૂક્યું નથી એટલે કપટ ગીતા નિશ્ચય થી વાંચવાની ભાવ કર્યો છે વાંચતા જ છે દાદા વાંચતી જ છું કપડ ગીતા વાંચી દાદા મારો નિશ્ચય એ છે કે દાદા માં જ રહેવાનું દાદા પાસે જ રહેવાનું ને જગત કલ્યાણ નિમિત્ત માં જ રહેવાનું એ જ મારો નિશ્ચય છે દાદા એના સિવાય બીજો કઈ નિશ્ચય જ નથી દાદા પછી વાંધો નહીં પછી વાંધો જ નથી એવું લાગે ના એ તો આપે કે આપે કીધું ને કે દાદાની કૃપા પ્રાપ્ત કરી લેવાની પછી મેં પૂછ્યું કે કેવી રીતે પ્રાપ્ત કરવાની પ્રાપ્ત થયેલી છે ને ત્યાં પૂછવાનું ઓછી થાય છે શંકા રાજી છે છું હજુ એના બધો નું બધું બહુ ફેરફાર કરવાની જરૂર એ થઈ જશે તો કે તારો ફેરફાર થઈ ગયો તારું બધું ઈઝી થઈ ગયું પછી આવું કહેવાથી હું તું વધારે મારો ટાઈમ બગડે ને માફ કરજો એ ટાઈમ નથી બગાડવા દાદા અમે કહીએ એમાં ફરી પૂછવા જ ભાઈ બસ સત્સંગ રહેતો છે તું અહીં કેમ વ્યવહાર આવી તો તારે કહી દેવાનું ત્યાં ગાડી બીજો કોઈ ચલાવી શકતું નથી એટલે રાજી તમે હા દાદા બીજું કઈ કહેવાય તો દાદા રાજી હોય આપણા ઉપર તો કપટ બધું જતું રહે કપટ ને બધું જતું રહે રાજી હોય તો રાખી ને બીજું કઈ પહોંચે રાજી ઓછો થાય આ ટાઈમ બગડ રાજી બહુ રાજી કેમ બગડ બરાબર આવ્યો ઇન્ડિયામાં ઇન્ડિયામાં નહીં નીકળતો હોય નીકળતો હોય મને મારો મળ્યો એટલો જ જરૂરિયાત જેટલી જરૂરિયાત એટલો મળી રહ્યા રહે નહીં બરાબર છે દાદા બરાબર મારી મૂર્ખાઈ કહેવાય મારી મૂર્ખાઈ કહેવાય મારી મૂર્ખાઈ કહેવાય જેટલો સત્સંગી જરૂર છે મજા જ કરે બરાબર છે હા પોતે કઈ તું સવાર તું કેમ ખાય મને લાગતું તું સવાર નથી બેસીને ધીમે ધીમે થઈ જવાનું એવું મને લાગતું હતું માટે બીજો દર્શક ના મળ્યો તો મારું નહીં સમજાય છે ને મા બાપ ને બીજા મળે મા બાપ મળે અને ભાઈ સમજાવી મારે પૂછ્યું નહી પૂછ્યું તો હજી માણસ ને હંધર નથી બીજા જવાબ બધે પીવા માટે વિરોધ તમે આપણે આપણે જાતનું મળી જાય એ જ દવા આપણી બીજા દવાની આપણે જરૂર નહીં ઘરમાં એક જ દવા લાવીએ બીજી લાવીએ નહીં બહાર ની જતી હે તબલા બરાબર તબલા દીદી તમારી દીદી છે ને દરેક જુદી અને જુદી અને મિની જુદી રાગે પડી જાય સમજો ને પડી પોતા પણ ભલા થઈ ગયું જરૂરી રેડી પોતાનું ખરું છે જવું જોઈએ પોતાનું ખરું છે એ રહે છે ત્યાં પોતા પણ મોટું આવી જાય પોતાપણું એટલે મટી ગયો છોડી બધા સુધી નહીં છોડી દેવાનું તો બહુ પોતા પણ છોડી દેવાનું તો બઉ જ ઈચ્છા હોય જાય નહીં આત્મા થઈ જાય બરાબર વિજ્ઞાની આત્મા બધા યાદ જ ભૂલવા બાબતે પોતામાં ને સમજાય તમને એનું કેવી રીતના છૂટી ગયું છે દાદા બસ જવું છૂટી જાય એટલે શું થાય અમે કહ્યું છે તારું પણ જતું તું અંગલી થઈને પોતા પણ એનું મને કહી દઉં ને લિમિટ લખો ના એ બાબતે લખો ના કરો તમારી ભૂલવાની વાત છે કે આથી આપી તો હંડ્રેડ પર્સન્ટ સાચી હોય દાદા જો આપણે પ્રશ્ન થયો હોય તો આપણે પ્રશ્ન ઉભો થયો હોય લખેલા હા મેં થોડા લખેલા છે તારો શબ્દ મને હંભળાતો નહીં હું શું ભોગવા મને બીજું બધું છે ને તારે હવે રાજી રહ્યા છે નહીં બધું એમને જવાબ મળી જાય એટલું બધું આપણે અહીંયા સાયન્સ છે બરાબર છે બીજા કરતા સારા નીરજ પકડી જન્મ જ્યાં જવો બહુ બહુ સરસ હા પચાસ હું ટ્રેનિંગમાં લઈ ચાલે છે બે હજાર પડી જાય ના કોણ બધા પણ મારી હા પછી આગળ છું મા બાપ ને એવું છે મા બાપ ને એવું દુઃખ લીધા કેવા છે મા બાપ પેલા ભાગ ભાઈ ત્યારે હું એ બચ્યા નિર્મળ જોયા આવું બોલે ભાગ ભાગ કરે સાંભળ જોઈ ગયા કોઈ તો એટલે હું અમને સુવિધા પછી આ ના કરે ભાવ લોકો અરે ડોક્ટર એમ નામ શું ના શ્રી મારી પર ગયે મારા ઘરે થઈ ગયે મારે સુધારતા યાદ જ દુખાવ દર માં લીધા થયા અત્યારે કે વિક્રાંતભાઈ ગુજરાતમાં રહ્યા તો મને ચાર મહિને ક્યાંથી રહી ગયા એક ક્ષણ પર સુધાર નથી આવી હવે અમારે બહુ જરૂર છે લાગે તો બીજા પોતાનો ધોરણ બધું એમ તો આવું હોશિયારી પોતા પણ જોડે પોતા પણ જોડે બધું સાંભળે છે જોડે Thank you. કેમ છૂટતું નથી